વાંચી દાદા પછી એવું એવી કઈ કળા શીખી લે ને તે કળા આપણે શીખવાડી બધા મહાત્મા પેલું શીખીને ક્યારે પાડી વાત મેર મેર વાપરે અને દોઢ ડાયા ભગવાન જે જે જ્યાં જ્યાં એ કે છે ત્યાં જ એની જરૂર છે યોગ્ય ના હોય ત્યાં જરૂર છે આ છોકરીને કોઈ માણસ જોડે પહેણાવી દો કે છે તે એસી વાનો ફરી કરવાનો રિટાયર હોય પચીસ વાનો ના મળે તો પાંત્રીસ વાનો પર કઈ લિમિટ હોય કઈ એસી વાનો કરે એવું બધું સમજવું પડે દોરડા પણ ના ચાલે હિંસા હરતી નથી એવી જગ્યા છે દેશી જુદો એવો આત્મા છે મહારાજ ને મહારાજ કે તમને શિક્ષા અડતી નથી એનો પુરાવો આપો કે મહારાજ આ દેહ નો માલિક હું થયો નથી કે બાવી વર્ષથી કે એ તો વાત કઈ છે પણ તે તો હિંસા કરી તેથી તમને કેમ ના આડી જાય તમે ઉઘાડે પગે કેમ ફરોશ કર્યું મારા પગે જીવ વટી જાય એટલા સારું બૂટ હોય તો વટાઈને મરી જાય અને આ બૂટ ના હોય તો એમને જરા કંઈક ચીવતું રહે તમે પગ તમારા છે ને ટકા મારા ને બીજા કોના મારા પગે મારું શરીર હવે સમજી ગયો હું માલિક છું એવું મને ખ્યાલ જ નથી કર્યો તમે ભૂલી ગયા ફાઇલ નંબર વન કહો છો ને ફાઇલ નંબર નિકાલ કરવાનો બરાબર દાદાજી આ આપણું જ્ઞાન મળ્યા પછી એવું ખરું કે એની કસોટી થાય એવું કઈ નહીં ને કે આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન મળ્યા પછી કસોટી થાય ખરી કસોટી શબ્દ ખોટો કસોટી થયો એટલે કસોટી કરનાર હોવો જોઈએ ટેસ્ટ એક્ઝામિશન લેનાર હોવો જોઈએ એ તો કોઈ મળે જ નહીં કસોટી કરનાર તો કોઈ મળે નહીં કસોટી નહીં પણ આપણને પેલું જરા જોર તો બહુ પડે સમજે એટલે આ માણસ બહુ ના કરે ભગવાન કસોટી કરે છે કસોટી શું કરે તારે નવરાશ કે ભગવાન ઠોકાર થઈ કરે આપણને જરા જોર પડે એટલે લાગે <coughs> કેવું વિજ્ઞાન છે જોર વાળું છે નહીં પાંચ આજ્ઞા પવન કે તમે ફેરવી આલો એટલે અઘરી આજ્ઞા અઘરી નથી લાગે જવા છો તે અહીં સાસરી બંધ લઈ જતા છે અહીંયા હોય એવું વળી ખોખામાં લાકડાની પેટીમાં બધું ઢાંકેલું રાખે જરૂર બીજી કાઢી લઈ નઈ જવા દે દરવાજે ઉભી નોકરી કરતો હતો બધા બોલો તમે હું બધા મળવા બહુ આવે દોસ્તારો બહુ બધાનું કામ કરવાનું ઓળખાણ એક દિવસ ઓટલા પર ઉભેલો હતો બેંક ના ટાઈમે સાહેબ આવ્યા પગાર આપીએ શું કરે છે સાહેબ કે એમાં હું જોવાનું મેં કહું ઓછામાં ઓછું કે એ બેંકમાં કામ કરતા હતા ત્યારે બાર ઉભા ઉભા રહીને જોતા આવતા ને ના બે ગયેલા ઉભો હતો જતા ઉભો હતો બેંક ના ઓટલા પર ઉભા રહ્યા હતા અને ઓફિસર કે કેમ ઉભો રહ્યો તું બહાર કામ નથી કરવું તારે સાહેબ એમ કે અમે તમને પગારે ભાઈ તમે ઉભા કેમ રહ્યા સાહેબ તમે અહીંયા તમને કઈ હું બતાવું તો સાહેબ ને બોલાવ્યા તો કોઈ માણસ મરી ગયો હશે તેને સબને લઈને ઉચકીને જતા હોતા કે આપણે ના કે એમાં શું જોવાનું એમાં એમાં શું જોવાનું એ ખાલી તમે ચાર માણસ સાથે સારી દોસ્તારી રાખવી જોઈએ ઉચકી તો લઈ જાય એમ કે ચાર માણસ સાથે સારી દોસ્તારી રાખવી જોઈએ જેથી ઉચકી તો તમે લઈ જાય છેલ્લે એ તો કોણ ઉચકે કોણ ઉચકે અહીંયા એવી દશા છે અહીંયા જે human relation is breaking now human relation અહીંયા બ્રેકડાઉન થઈ થવા માંડ્યા છે એટલે અહિયાં તો મરી જાય ત્યારે ચાર દાડે ખબર પડે કે આ ગયો એટલે મરી જાય ત્યારે ચાર દાડે ખબર પડે કે આ કોઈ મરી ગયો એ રીતે આપણે તો સારું છે કે પડો એ દેખાય છે તો ક્યાં ગયો એની કરતા ભારતમાં સારું ભારત માં તો સારું કે એક કે બે દિવસ દેખાય ને એટલે પૂછે કે કાં ગયા ક્યાં છે દેખાતા નથી આજે અહિયાં કોઈ નહીં પૂછે કોઈ وَسَاءَ કામ પછી ભટકવાનું તો જતું નથી પાપ ને પણ બે બંધ આધારે ભટકવું હું કોણ જે નામ પાડ્યું તે નામ લઈને હું કનુભી છું હું પટેલ છું હું અનંત ઉતારથી આવું ઘટેક ઘટેક કર્યા પણ કશું ચિંતા ઘટે નહીં રોજ માર મારે રોજ નબળી ઘરમાં મતભેદ એટલા થાય બધામાં શું રોગ ધૂ કરવાનું અનંત ઉપરથી આનું આજ સાચું જાણવાનું મળે તો ઉકેલ આવે જે વર્લ્ડ ઇઝ ધી બે જાત નું જ્ઞાન એક બાળકોને જાણવાનું જ્ઞાન અને એક તત્વવિદ તત્વવિદ ચિંતક ચિંતન કરનારા જાણ બાળકોના હિસાબે ભગવાન ક્રિએટર છે આ દુનિયાને બનાવનાર છે ચિંતન આધારે ભગવાન બનાવનાર છે ને વાત સમજે તો કેરા જીવડા બાળક માંથી મોટા થવાની ઈચ્છા તો કરવી જોઈએ ના કરવી જોઈએ ક્યાં સુધી બાળક ને બાળક રહેવાના આપણા સંતો કે એ ભગવાન ને બનાયા એસા હો ગયા બધું બાળક છોકરા કિન્દર ગાર્ડન નો એથી આગળ ખસવું જોઈએ નથી આમ તો બહુ ડેર છે પણ આમ આમ અંદર ખસું છે ચિંતા વગરનું જીવન હોય ત્યારે જીવન જીવન ક્રોધ માલ માં આવેલો હોય નહીં નબળીઓ હોય નહીં મતભેદ થાય નહીં એવું હોતું નથી કશું કઈ નહીં એમને બટેક બટેક કરે જો કશું કરતો હોય તો યાર ખાતો નથી પીતો નથી સંડા જતો નથી કશું કરતો જ નથી કશું કરે છે શું કહે છે કાકા શું લાગે તમને ઈશ્વર પ્રત્યે ધ્યાન રાખે તો કર્યું ઈશ્વર પ્રત્યે ધ્યાન રાખે તો કર્યું કેવાય અને સંસાર તરફ ધ્યાન રાખે તો કશું કર્યું નથી એમ ઈશ્વર પ્રત્યે ધ્યાન રાખે ઈશ્વર પ્રત્યે ધ્યાન રાખે તેને ચિંતા થાય નહીં નાના નાના છોકરા મા બાપ હોય તો મા બાપ હોય તો ચિંતા નહીં થતી તો મા બાપ ની જગ્યાએ ઈશ્વરને ગણે તો ચિંતા થાય નહીં પણ આ તો લોકો ભગવાનને ગણતા જ નહીં ભગવાનની ભક્તિ કરતા બે હતા મનનું ઠેકાણું ના હોય ચિત્ત જતું ભટકતું હોય ભટકે ના ભટકે તમને કેમ લાગે ચિત્ત ભટકે ના આમ તો બેંક બેંકમાં રૂપિયા ગણતી વગેરે ના ભટકી એટલે કઈ નાદારી કરી છે ને ભગવાન બેંકમાં રૂપિયા ગણતી વગર ના ભટકે એનું શું કારણ છે ના લક્ષ્મી વાળી છે ભગવાન વાળા એનો કઈ ઉપાય કરવો જોઈએ આ કનન તરતા સુધી આનો આ જ કરી દીધું ને ભટક ભટક ભટક ભટક ભટક પાછું માણસ માંથી ભાઈ જનાવર થતા વાર નહીં રાખતી ક્યારના આયા તમે કાશ્યપથી ગઈકાલે ને બધા પંદર વીસ માણસો એટલે ના લઈએ તો કોઈ કે બહુ ચીકણા છે આપણે પંદર વીસ માણસ ઘર હોય ચીકણા ના એની અંદર આપણું આપણી હોય ને ક્યાં વાપરવા જેવું છે ક્યાં ના વાપરવા અમે લાખ રૂપિયા ચીજ લઈએ અમે કહ્યું કે આ વસ્તુ છે કરતા ડાકને બધું ચિકન કરી દીધું ત્યાં તો જોજો એને વસ્તુઓ બગડા જતી કરવા ચીકાશ ચીકણા આ નવી હોય તે જ ચીકણા હોય જે વારગીરી બંધ એ ચીકણા હોય જેને પોતે પૈસા સાચવ્યા હોય બધા બધું બરોબર જ હોય પૈસાનો દુરુપયોગ ના થાય કારણ કે આજે આજથી પંદર વર્ષ ઉપર પંદર વર્ષ ઉપર અમારી પાસે પાઉલી નથી એટલે કસરત ની જીવન કાઢેલું આંખને ગમે ને લઈ લઈએ તો બધો મોહ કહેવાય જરૂરિયાત જરૂરિયાત લઈને મોહ ના કહેવાય તો અપાય ને હવે આ કંટ્રોલમાં પેલા હજાર માં ના લાગે એ સારી પણ એની લિમિટ હોવી લિમિટ એની લિમિટ હા દાદાજી લિમિટ હોવી જોઈએ લિમિટ ની બહાર જાય ત્યારે ખોટું દેખાય દરેક માણસોને ગમ ગમે છે નહીં ગમતું તો બધા લે લે કરતા હોય તો આ બધા કંટાળે તમારી પણ હું કંટાળો પછી ત્યાં એવું ના હોય એક પ્રમાણે કંટાળો ના આવે હવે લઈ આવીએ પણ બધા એમ કે ના બનવું સારું કર્યું કિંમત બહુ ઉડી ગયો પેલો રિચાર્જ બહુ ઓછો ચાર્જ બહુ એ બહુ ભારે બહુ ચાર્જ બહુ એ ભારે બહુ તે ઉડી ગયો ડિસ્ચાર્જ એક એટલે ડિસાઇડ થયેલો નક્કી થયેલો એનો છૂટકો જ નહીં ને હા દાદા ને જવું પૂરું થતો ના આપીએ એને જ્ઞાન પૂર્વક રાખીએ અને જ્ઞાન પૂર્વક એવું રાખો કામ નહી થાય સંસારી વ્યવહારી સંસારી કામ શરીર શક્તિ ના રહે ને તમારે તો રીતે કરવું પડે પરની શ્રદ્ધા પ્રતિથિ પ્રતિથિ જેવી નથી બેઠી પ્રથમ પ્રતિ તમારે જેવી નથી બેઠી બેઠી <laughs> પછી ધીમે ધીમે બેસી ગઈ પછી આ બાજીમાં આવ્યા પછી સાચી વસ્તુની ખ્યાલ હતા પછી આવ્યા બધા આ તો જોડે રે એનો લાભ ઉઠાવે તારે લીધા પછી લંડન ગયા હતા ને જાગૃતિ ઉડાડી બધા સંજોગો ને ખ્યાલમાં રાખવા છે શું મોહ ના ઉત્પન્ન ના હોય તેમ ના થાય હોય તેના ક્લિયર મન કરાય પણ અત્યારે ધન થોડું ક્યારે શું દાદાજી તન મન ધનથી કરવાનું છે હા તન મુંબઈ આવીને અને પાલીતાણા ત્યારથી બધું બહુ ઓછું થઈ ગયું છે કોને ક્રિએટ કર્યું કઈ સાલ આપણે માનીએ કે ભાઈ ક્રિએટ કરી કેટલા વાત દુનિયા કે ભગવાને બનાવી તો કઈ સાલમાં બનાવી નથી ખબર કઈ સાલ ખબર નહીં હોય પણ કર્યું તો ચોક્કસ ને એવું લોકો કે છે ને લોકો કહે છે થયું હોય તો શરૂઆત થઈ ગઈ કહેવાય કોઈ કામ ક્રિએટ કરીએ એટલે શરૂઆત થઈ ગઈ અને શરૂઆત થાય એનું એન્ડ આવે એન્ડ આવે ને આવે શરૂઆત થઈ એટલે આ શરૂઆત જ થઈ નથી એન્ડે આવવાનું નથી અનાદિ અનંત છે કેવું છે અનાદિકાળથી છે ને અનંતકાળ રહેવાનું ખરું કઈ વાત સાંભળવી તો વાત કરી હે ગમતી વાત છે કે મને પસંદ નથી બીજી વાત કે આપણે પ્યોર વેજીટેરિયન એટલે આપણાથી થાય જ નહીં પછી પૂછવું પૂછે બધું ગુસાવે કે એટલે ભાઈ એને નાખી કે આપડે પીએ એટલે છોકરા તો કોઈ દાડે જ નહીં છોકરા પછી અડે નહીં ને આપડે પીએ એટલે છોકરા કેવા જો આ તમે કશો નહીં હું કરું છું હું ફસાયો છું તમે આવું કરશો નહીં છોકરા જો એટલે છોકરા એક એ જુએ એટલે જાણે કે બાપુજી આમાં કઈ સ્વાદ છે મને ના પાડે એકલા કર્યા કરે એ પછી શોધખોળ કરે ના હોવું જોઈએ આપણે આપણે ઇન્ડિયન બ્લડ આર્ય પ્રજા અનાળી પણ ના જ જોઈએ અનાળી ધન ગમે નહીં ને આપણને આર્ય નહી આર્ય એટલા માટે કે જે ભગવાન ને ક્રિએટર કેતા નથી હું કરતા થયું કે છે શું કહ્યું આ કર્મ મેં કર્યું કે છે અને મારે ભોગવવું પડશે એવું ક્યાં નાખીએ આપણે લોકો કર્મ કરતી ફરે માટે આપણે છે અને એ લોકો એવું ના છે કે મારે કર્મ ભોગવવું પડશે તો ભગવાન જન્મ આપ્યો છે ભગવાન કરાવડાવે તમારી તો જવાબદારી ખરી નહીં ખોટું બોલવાની જવાબદારી આપણે આપણે જવાબદારી આવશે એવું કર્મ ખોટું કરીએ તો ફળ આવશે એવું આપણે જાણીએ ના જાણીએ જાણીએ હા તો આ બધા વાત મારી ગમતી નથી ગોતો કોઈને મુલાકાત નહીં રહી હમણાં જ્ઞાન લીધું લીધું છે હવે અને પેલી વાગે દેખાય છે રિયલ રિયલ એટલે શું રિયલ રિલેટિવ બે રીતે જોવાનું છે જગત અને કરતા છે તમે નથી કોણ કરતા છે જગત ચલાવનાર કોણ ઠાકોર તમારું સાહેબ વ્યવસ્થિત કરતા ભૂલી ગયા નઈ એવું લાગે ભૂલી ના ગયા નથી કદી નિરંતર સમાધિ રહેશે આ જ્ઞાન દ્વારા નિરંતર સમાધિ રહેશે જ્ઞાન લીધે ભૂલી ગયા પછી સંભાવ નિકાલ ફાઇલ બનો કરો ગયો ને ફાઇલો ફાઇલ આવે જે પ્રોબ્લેમ વાળી તેને કે સંભાવ નિકાલ કરો છો કે પછી એ થાય છે સંભાવ નિકાલ કરે હું શુદ્ધાત્મા છું તમને ખ્યાલ રહેશે એમ પાકું ફરી જ્ઞાન મારો મનોરંજન માં ચિંતાના માટે કઈ પીવું નથી પડતું પણ કોઈ શોખ નું પીવું ખરો પાપ કેમ લલ્લુભાઈ ના ભત્રીજા છે પેલા ગાંડુભાઈ ના છોકરો હમણાં ઇન્ડિયા થી આવે છે બીએસસી કરું ડિપ્લોમા કર્યું છે સુરત ભણતા હતા માં આત્મા એક પરમાત્મા તો પછી આ પાપ કેમ કરે બધા એમ કે આત્મા એક પરમાત્મા છે તો આ બધા લોકો પાપ કેમ કરે છે આ જે કરે છે ને તે આત્મા કશું કરતો નથી આવું આત્મા આમાંનું કોઈ જીત કરતો નથી આત્મા તો પુણ્ય કરતો નથી પાપે કરતો નથી એવો આત્મા તમારી અંદર પણ એ આત્મા પર તમને પ્રતીતિ નથી થઈ અને તમને પ્રતીતિ શું નામ છે તમારું જય જય જય લોકો કહ્યું જય જય જય તમને જયેશ પ્રતિથિ છે હું જયેશ છું પ્રતિથિ નહીં અનુભવ પર જયેશ છું એવું થઈ ગયું આત્મા ઉપર પડશે ને પ્રતિથિ બેસે ને એ બધું છે ને આત્મામાં એવું બાપ એ નથી ને પૂર્ણ આત્મા અનંત પરમાનંદ પરમાત્મા છે પણ આત્મા પરમાત્મા છે એવું જાણવામાં અનુભવમાં આવે પ્રતિથિ બેસે ત્યાર પછી એ થાય માની લીધું તમે કેવી રીતે માન્યું તમે જયેશ છો લોકો કહ્યું એટલે સાચું માનું કોને નામ પાડી પૂછ્યું નહીં મોટી મના થઈને પેલા કઈ જાતના માણસ છે કોને નામ મારું પાડી છે ના પાડ્યું તો બોડી નું નામ છે name of the body not જીવ અને શિવ બે જીવાત્મા અને શિવ બે વસ્તુ એક જ છે જીવાત્મા કોને કહેવાય છે કે તેને ભૌતિક સુખોની વાંધનાઓ છે ભૌતિક સુખોની આ દુનિયા દુનિયાદારી સુખો ભૌતિક સુખો વિનાશી સુખોની જયારે ઈચ્છા છે એ બધા જીવ કહેવાય અને એનો જ આત્મા વિનાશી સુખ ને છૂટે છોડી દે અને અવિનાશી સુખ ની ભાવના કરે તો જે શિવ છે શિવમાં સંસારી ઈચ્છાઓ ના કરે ભૌતિક સુખ ની એનો જ આત્મા આત્મા તેમાં I without my is God. I without my is God. I with my જે આત્મા સમજવું એટલે તારું માયનું લફરું છે ત્રણ હતી આત્મા છે માયનું લફરું ઉડી જાય થઈ પેલા છે ને માયનું લફરું થાય માયનું લફરું છે ને અમારું કાદું જયેશનું આમ તેમ તે માયનું લફરું છે ત્યાં હતી આ બધું આ વિથ માય જીવાત્મા આઈ વિધાઉટ માય ગોડ કઈ વસ્તુ તારી છે એવું કોઈ વસ્તુ મને કહી કોઈ નામ આપીશ કે નહીં આ વસ્તુ મારી છે મકાન જમીન મા બાપ માં બાપ બેન ભાઈ કે મા બાપ બેન ભાઈ કાકા એ બધું મારું છે એમ કે મારા છે જાય છે ત્યાં કેમ પકડી રાખતો નથી <laughs> જાય છે ત્યાં પકડી જાય ત્યાં પકડી કેમ રાખતા તારું જાય નહીં તારી મિલકત કે તારી વસ્તુ કોઈ જાય પાર્કી વસ્તુ છે તેથી પડાયેલી લેશે મુદત થાય એટલે પડાયેલી લેશે ધારો કે આપણું જીવન મરણ અમુક છ વસ્તુ તો કુદરત ના હાથમાં આપણું જીવન મરણ તો કુદરત ના હાથમાં જ ને જીવન મરણ કોણ છે હાનિ લાભ એટલે ગોડ તને મારનારી કોણ કુદરતી કોણ મારનારી જીવન મરણ એ બધું તારા કરેલા કર્મ નું ફળ છે હું કુદરત છું કરનાર કર્મ નું ફળ છે અત્યારે જે કર્મ થવાના એનું તો ભોગવવું જ પડવાનું ધારક અત્યારે જે કરવાનું અત્યારે જે કર્મ કરીએ તે તો ભોગવવો જ પડે ભોગવવા જ પડવાનો અત્યારે હા કર્મ કરેલા તેનું ફળ ભોગવો છો નવા કર્મ બધો છો નવા ના બધતો હોય તો વાંધો નથી નવા બની રહ્યો છે ક્ષણે ક્ષણે શું કરું દાદા અમને કહો કે એ ઓછા કરવા માટે શું કરવું છે કે ઓછા કરવા શું કરવું જોઈએ ઘરમાં નવા બંધાતા બંધ થાય એ માટે શું કરવું જોઈએ એ કરવાનું મેં તો બિલકુલ ના બંધ એવું કરી આપ્યું મને તો ખબર છે કે નથી બંધાતા જ્ઞાન પછી પણ જનરલ ક્વેશ્ચન છે એટલે તમને ખબર છે ને હવે પોતે કરે છે માટે કર્મ બંધાય છે તમે શું શું કશું કર્યું અત્યાર સુધીમાં હવાથી અત્યાર સુધીમાં કામ કર્યું થોડું કામ કર્યું ખાધો આ પછી શું કામ કર્યું રૂમ બનાવ્યો થોડી રૂમો બનાવી મોટર ઉપર સાફસોફી કરી તમે તમે નથી માનતા ને એવું ભાઈ ને તમે હું કરું છું એવું માને છે તમને કેવું લાગે આખી દુનિયામાં એકલા ભૂલા એકલા ભૂલા પડ્યા નથી દુનિયા આખી ભૂલી પડી ગુલાબ એકલા કઈ ભૂલા પડ્યા ના વાત તો જાણી પડે ને ક્યાં સુધી the world is the puzzle is self puzzle થયેલું છે અને રોજ બદલ ઉભો થાય ના થાય જય સમાજ બગાડી પઝલ ઉભો થાય ને દસ બાવડે તો તું મય અંદર છું આ શરીરમાં અંદર બેઠો બેઠો શું શું કરું છું કે આ પગ મારા છે એવું બોલે ના બોલે હાથ મારા છે એવું બોલે આ શરીર મારું છે એવું બોલે કે ના બોલે આંખો મારી છે એવું બોલે કોણ નાક મારું જેવું દાંત મારા જેવું બોલે પછી મન બુદ્ધિ હું છું કે બુદ્ધિ મારી છે એવું કે બુદ્ધિ મારી છે મારી એટલે બુદ્ધિ ને પણ મારી કે અંદર નહીં મન નહીં પણ મારું કે અંદર ચિત્ત ને હું ચિત્ત છું કે ચિત્ત મારું છે એવું કે મારું ચિત્ત ભટકવા ગયું જેવું બોલે કે ચિત્ત હું ભટકવા ચિત્ત ભટકવા ગયું મારું ચિત્ત કહેવાય ને મારું કહેવાય અને અહંકાર મારો કે હું અહંકાર મારો અહંકાર બહુ વધી ગયો તમને એટલે અહંકાર મારો કે હું અહંકાર મારો અહંકાર કહેવાય મારો અહંકાર આ અહંકાર ને મારો કે છે બુદ્ધમાન મારું કે છે કોણ છે તેને બેઠો બેઠો મારું પેલા કોણ ચંદ્ર કે નહીં આ બધું પુરાવો પ્રત્યેક પુરાવો છે એવું ત્યાં વિચાર્યું નથી આગળ <laughs> બગીચામાં લોકો ફરવા જાય વિચાર કરવા માટે બગીચા પછી બગીચામાં શું ભૂલો જોયા કરતો હતો બગીચામાં વિચાર કરો અમારે જેનું આ બધું શું છે શું નહીં બગીચા શું ફૂલપ જોયા કરતા <laughs> જય મોટી ભૂલ કરી નાખી લાગે બધા એ ભૂલ કરે છે ને બધા એ ભૂલ કરે છે ને એટલે આપણે કર્યા કરીએ આખું ગામ કુવામ પડે પણ આપણે જાયા પછી કુવામ પડે નીપડે તો હા જીવન ભ્રષ્ટ કરે છે ખરાબ કરે છે અને પછી બ્રધર તારા બ્રધર હોય એક ના એક તે તારા ખરા ને એમ તો કેવાય ને તો ક્યાં સુધી તારા એ એક કલાક તારી આવડી આવડી ગાળો ભર માર બારે કરતો પછી તારા કરાય વખત તમે એને ભાઈ નહીં માનવાનું ના એક બાપે એના છોકરા કલાક લડવાર કરી તેમાં છોકરે શું કહ્યું કે તમને મિલકત તમારે શું નથી આપતા દાવો કરીને કોર્ટ પાસે લઈશ કે તે પછી એનો કોર્ટમાં દાવો ચાલ્યો કોર્ટમાં દાવો ચાલી મિલકત નો દાવો કર્યો વકીલે વકીલે જીતી આવેલો કેસ વકીલે કે જીતી એટલે ત્રણસો રૂપિયા વધારે આપે વકીલને અને પછી કે છે જો મારા ફાધરનું નાક કટી કરાવડાવે કોર્ટમાં તો બીજા પાંચસો આપું કે જો પોતાનો હોય તો પારકું થાય પણ ખુલ્લું ઘર દેખાય છે પોતાને એ તો વડવાય નથી કરી ત્યાં સુધી હવે લડાઈ કરે તો હતી આપડી કે લડાઈ ના કરે તો હતી કેમ લાગે છે આપડે મધર ને આપડે એમ કહીએ કે તું મારા ફાધર ની વાઈફ થયું શું કે અધરની વાત સાચી વાત નથી પછી આપણે મધર કહીએ હું સત્ય બોલું છું કઈ તમારા પાસે શું કે જતર મળું ના દેખાય તમારી કઈ ચીજ છે કે મને જતા હોય રસ્તામાં બાવીટિયા જેવો મળ્યો ઘડિયાળ ઘડિયાળ કપડા બપડા લઈને તમારો છે કશું મને ડોલર હતા પાંચસો તે લઈ લીધા એટલે તમારું ના તમારી વસ્તુ કોઈ લઈ ના દે અને જે પારકી વસ્તુ તે જ લઈ સમજ ભાઈ ને અને તમારી વસ્તુ હોય અને તમારો હક અમુક મુદત માં હોય એ મુદતમાં કોઈ લઈ ના શકે અમુક મુદત નો હક હોય વખતે તો એ મુદત નો કોઈ લઈ શકે ને એવો કાયદેસર આ દુનિયા છે આ વર્લ્ડ આ દુનિયા તો ન્યાય ન્યાય ની બહાર કઈ જ નથી ક્ષણ વારે નિરંતર ન્યાયમાં પછી જાણવા જેવું હશે કે નહીં તે આવું છે ગપ્પુ છે આ બધું ગપ્પુ નહીં લાગતું ને જાણવા જેવું છે આખો ઠાકોર જણે ઉંમર મોટી થઈ એમને ચાલે પણ તારે ના ચાલે વિચારવું તો પડશે ને ક્યાં સુધી આવું ચાલશે ગપ ગુણ્યા ગપ એકસો ચુમ્માળી મૂકીએ જવાબ માને કોઈ પૈસા હાલ આપણે જવાબ આતો છે વસ્તુ જોઈએ ને જોઈએ લોભ બહુ છે તને ખરું લોભ ઓછો કરવા માટે શું કરવું જોઈએ જો ને જાણ છે લોભ બહુ જાણ કરવો છે પૈસા એકલા નથી પૈસા નો જ હોય બીજો સાનો લોભ બીજું કઈ કપડા બપડા ભેગા કરવાના લોભ નહીં કેવી ઓછા ઓછા ખરીદ્યું નહીં ઓછા ખરીદે ઓછા બગાડે નહીં ઓછો થઈ ગયો બહુ બહુ બહુ કપડા ના રાખો ને પેલા પેલા કપડા વધારે રાખતા હવે નથી રાખતો થોડું ઘણું પીધેલું કે ના તબિયત બગડેલી હતી દવા તરીકે લીધેલો એમ કે સુધરી ગઈ પછી આવો મગર બહુ જુદી હતી ને એ જે વિસ્કી હતી ઘણી જૂની હતી એટલે કડવી વધારે લાગી પાંચ વર્ષની એ છે લીલો એ પાવર તો બીજી નવો નથી આવતો એ તો ઇમોશન કરે છે ખાલી શું કરે છે નવો કઈ આવે પછી એટલો જ પાસ દીધો થઈ જાય ઊંઘ ના આવે ને પછી ગોળીઓ સિસ્ટમ રાખે ગોળીઓ આવે છે ને પછી ઊંઘવાની એ લઈને ઊંઘે છે એટલે એ લઈને ઊંઘ્યા કરતા જાગતો હોઈએ ને બનાવટી ઊંઘ શું કરવાની ઊંઘ એટલે થાક્યા ની ઊંઘ આવી જાય માણસ થાકે નહી એટલે ઊંઘ નહીં આવે હા મગજ ઊંઘ આવે મગજમાં કે માણસ થાકે નહીં આપણે થાકે એટલે ઊંઘ આવે ખરેખર એટલે મોટી ઉંમર માં પછી થાક ઓછો થાય ને એ બધી વસ્તુ દોડા બધું અટકી ગયું એટલે પછી ઊંઘ ઓછી થતી જાય તારા ગોળીઓ ખોરી કાઢે બીજી ખોરી કાઢે દીકરી એને જ્ઞાન હોય તો એ જ્ઞાનમાં રહે શું તું જય ચૂક કોણ જોઈએ તારે તપાસ કરી લાવજે જય તો તારું નામ છે તું કોણ તમે બતાવો કે તપાસ કેવી રીતે કરવી પોતે કોણ તે જાણતા હોય અને તેમાં રહેતા હોય એને એની પાસે જઈએ એટલે આપણે કરીએ ને તારે કરવાની ઈચ્છા છે જાણવું છે તો આવે અમારી પાસે તમે જો હોઈએ તો આવજે કરીએ અમેરિકામાં બધા દરેક ગમામાં છે જ્યાં હોય તો લાભ ઉઠે એના હાથમાં સત્તા કઈ નફો નુકસાન ની નફો નુકસાન કોણ કરતું છે આપણને કુદરત ના હાથમાં વળી કુદરત કઈ આપડો બાપ આપડો માલિક છે આપણે ધારીએ તો નહીં થાય ધારો કે આપણે કોઈ વાર નફાની ઈચ્છા કરીએ તો ખોટ બી આવે આપણે કોઈ વાર નફો કરવાની ઈચ્છા રાખીએ તો ખોટ પણ આવે હા પણ કોઈ ઈચ્છાથી આમ થાય છે આપણી આપણને નફો ખોટ આવે છે એનું કારણ શું છે કોઈ દખલ છે વચ્ચે